ભગવાન નું સ્વરૂપ તો કહો કે છે ભગવાન સ્વરૂપ તો કહો કે પદ અનેરું છે કે શું છે અનેરું પદ છે એટલે એમને પદ બોલ્યા જે પદ સ્ત્રી સર્વક ને જ્ઞાન માં જે પદ સ્ત્રી સર્વક ને જ્ઞાન માં કહી શક્યા નહીં તે પદ શ્રી ભગવાન જો શબ્દ ઉતર્યું છે નહીં કે શબ્દરૂપ નથી પોતે તે પણ શ્રી ભગવાન જો અન્ય વાણી છે શું કહે માત્ર અનુભવ માત્ર જ્ઞાન થયો અનુભવ પ્રમાણ જગત પેલા ભાઈ ને શાંતિ થઈ ગઈ સ્વરૂપ દેખાડો ભાઈ પેલા છોડી દે આવજો શાંતિ નું સ્વરૂપ તો હતું બધા છોડી હોય નહીં શાંતિ ને એટલે ભાઈ આનંદ થાય ત્યારે એ આત્મા આનંદ થાય બે પ્રકારના સુખ એક આનંદ નું સુખ નિરાશ વાળું નિરાશ વાળું નિરાશ હોતા નિરાશ હોતા અને એક મનનું સુખ જેને આપણે કહીએ છીએ મનની મસ્તી મસ્તી મસ્તી મસ્તી મનનું સુખ મસ્તીમાં આવે જો મસ્તીમાં રહે પણ આખો જ વ્યાકુળ થવાનું શું કહ્યું આત્મુતા મનનું પણ સુખ છે પણ વસ્તુઓ વસ્તુ ને લઈને છે ભૌતિક ચીજ ને લીધે એ મગની વસ્તી હોય અને આમાં ભૌતિક ચીજ નો અસર નહીં એથી વેગળા જો ચાર Hey! બધું નામ અહીંયા આપેલું લોકો એ બાકી નામ બમ હોય ખોટ કેટલા હવે જેટલું ભરાય એટલું જોશ થી વાર વાર કરવું બીજું બધું લઈને આવ્યા તમે ચખાડ્યો છે ખબર જ ના પડે દાદા ચખાડ્યો એટલે પણ રાગે પડી ગયો ને રાગે પડ્યું કઈ વાર જતા અત્યારે કઈ વાર જવા પડ્યા હજારો મેલ ચાલ્યા પણ ઊંધે રસ્તે ચાલ્યા અરે ઉધો પાછો આવવો ને જેટલા લાઈફ ચાલે એટલા ઓછા ચાલે પડશે દાદા નિરંતર રહ્યા કરે નિરંતર મળે છે હું પૂછું છું કે તારે મતલબ કોણ ઘરાક મોકલે છે આ કોઈ ભાઈ કોઈ નહીં હોતો કોઈ ઘર આવે તારે ગુજરાય વિચાર કરે નહીં આવું મેં સારી કરી દીધી બહુ રૂપારી કઈ છે આપણું ફોન ભેગું થઈ જતા પુણ્ય ભેગું થઈ જાય ની સાથે બે જ વસ્તુ હોય છે પુણ્ય અને પાપ બે ખાતા લઈને આવે છે બે ખાતા લઈને મૂકીને જાય છે ફોન હંમેશા મિત્ર થવાનું કામ કરે અને પેલો દુશ્મન જેવું કામ ફોન હંમેશા મિત્ર થવાનું તમે કોઈ જાતે અક્ષર ના પડે આટલી જગ્યાએ પણ ના પડે અને પાપ જ્યાં અડચણ ના હોય તો એને અડચણ હોય પુણ્ય કર કેમ કરીને જેવું થાય ડાક્ટર લોકોને સુખ આપો એટલે પુણ્ય જેવું થાય લોકો દુઃખ આપે એટલે પાપ જે સમજી ગયો સમજી એટલે બધા ચોપડેલું ફળ શું કરું એટલે બધા ધર્મ જાળવા જેવા નથી આટલું ધર્મ જાળવા જેવા છે લોકોને સુખ આપવું બને પૈસા ના હોય તો આ બ્લાઇઝિંગ કરવું આ બીજું કરવું અનેક જાતનો હોય છે પોર્ટમાં જતા હોય શાક લેવા નીકળો ને તો પાર જવું પૂછે તમારે શાક લાવવું છે એક ટકા ચાર ટકા થાય આખી જિંદગી મારા પોતાના માટે કોઈ ડકાયું નથી મારો ધંધો એમને ચાલ્યા કરતો શું અડચણ પડે પડેલા વિશ્વાસ ક્યાંથી પડેલો અરુણભાઈ પૂછે છે આ જાતનો વિશ્વાસ તમને ક્યાંથી પડેલો નફો થયો દેખાઈ ગયેલો <laughs> ધંધો નફા વાળો છે આ મોટેલો એવું ગયેલો જો ગુણ હોય તો પાક હોય ફર્સ્ટ ક્લાસ ચૂકી જાય એના લીધા પછી પુણ્ય પાપ ની જરૂર અત્યારે જે ભોગવે છે તે આપણી ભૂલોનું પરિણામ છે કોઈ કોઈ માળ કોઈ ભૂલ હોતી જ નથી ભૂલો આક્ષેપા જે છે એ જ ગુનો છે આક્ષેપ આપે તે વિધાન કશાથી ફરી આક્ષેપ આપીએ કોઈ થતો જ નથી આપણી ભૂલો મેં જરૂર ભોગવવા પડે ભોગવે ભૂલ ને કઈ દીધી શું કહ્યું ભોગવે ફોરેનર બધો બહુ કમાતો છે મેનેજર તરીકે બેંક ના મેનેજર પણ શાંતિ નથી ગયા તમે એને આશીર્વાદ આપ્યો તો કે શાંતિ થઈ ગઈ બ્રાહ્મણપુરી કરી મને શાંતિ થઈ એ કઈ થી લાવે શાંતિ કઈ થી એમના તો થોડી શાંતિ ના પાડે ના બોલાય બધું પોતાનો દોષ ને લીધે છે પાછળ દોષ છે બુદ્ધિ બાર કા દોષ દેખાડે અને જ્ઞાન પોતાના દોષ દેખાડે બુદ્ધિ બાર કા દોષ દેખાડે પોતાની હાથડી કરે વકીલાત કરે વકીલાત કરે જજમાન કોઈ પોતા તરફ લાવે દાદા હરીફાઈ વાળું જગત છે ને તે પાપ તરફ જ દોરે દાદા આ જગત જેટલું હરીફાઈ વાળું છે તે પાપ તરફ જ દોરે પાપ અને પુણ્ય નો એ પણ ના રે વિવેક જ ના રે દાદા વિવેક આપડે સમજી લેવો દાદા એ કહ્યું આ દાદા તમારે જ્ઞાન થી ખબર પડે પણ દાદા ખબર જ ના પડે ના ખબર પડે ભગવાન જ નહીં ત્યાં શી મૂડી બિલ ફોન નહીં તો યાદ નહીં કઈ વાત કરો ભોળ જ નહીં છે ને થાય તારા કેટલી બોલી હોય ત્યારે દાદા ભેગા થાય મળે અને સામાન્ય પણ વસ્તુ આકર્ષણ છે અરુણભાઈ પૂછે છે કે દાદા ની પાસે કોઈને લઈ આવીએ પણ એને અહીંયા સામાન્ય પણ લાગે ઓળખાણ ના પડે દાદા નું ઓળખાણ ના પડે ફૂલસારી બધી છૂટ આપી લાયસન્સ ખુલ્લું licence open licence open licence Dada આજે દુનિયામાં પૈસા હોય વૈભવ હોય એને જ પુણ્યશાળી માનવામાં આવે એ તો લોકોની માન્યતા ખોટી માન્યતા પૈસા ક્યારે જતા દેખો કાયમનું ઘર કાયમનું ઘર સીમા રહેતું હોય તે દાસ અપડાઉન થયા જ ના કરે શું કરું ઘણા ઘણા એમ માને કે આખી જિંદગી આવા પાપો કર્યા હોય અને પછી છેલ્લે હાર્ટ એટેક થી મરી જાય તો એને શું ભોગ્યું આવા બધા દાખલાઓ આ જગતમાં ભોગવાનું પાપ જ દુઃખ જ ભોગવેલા છે માર દેખાય નહીં ને દાદા દેખાય કે તું દુઃખી જતા કરતા તારા બાપ દુઃખી છે હું ના <laughs> વાંકા મુવા હોય બધા શિક્ષા લોકો બહુ વાંકા હોય બુદ્ધિઓ વાપો ના ડાક્ટર તો પૈસાની પથારીમાં ઉછરેલા છે એ મોટી પેઢી જબરદસ્ત નાના પટેલ નારના પટેલ ત્યારે એમને વિચાર ક્યારે આપી દઉં ક્યારે આપી દઉં બધા છોકરા મારે તમારી વ્યવસ્થા કરે પણ આ ક્યારે વિચાર કેટલું એમને ઘેર દાબ થયેલા કેટલા આપ્યો મેરું દોડનો કોઠા એવું એમને ભાઈ કહેતા હતા તો એમાં નાખીએ એટલે આયાત કરે બાજુ નાખીએ ના કાકા બતાવો દાદા ભેગા થાય તારે પુના નું બધી નહી તો બધું પેલું પૂન મજા કરે બંગલા પર ગાડીઓ ભલે મોટઅપ કરે ફરી પર પૈસા પુણ્યમાં નાખે દાદા મળે તે પુણ્ય બધી પુણ્ય નિરાકુરતા કરી આપે તો નિરાકુરતા દાદા મળે દાદા મળે દાદા ને કોઈ મળ્યું ભેગું થયું પણ દાદા ની ઓળખાણ ના પડી તો એની પુણે નું બંધ જય શ્રી મૂડી મને ખુદ ઉઠા શું કાઢ્યું એટલે ખરી મૂડી પહોંચી તો આ મૂડી પહોંચતી જ નથી એવું ભાન જ નહીં ને છ તત્વો છે એમાંના આત્મા સિવાયના બીજા પાંચ તત્વોમાં કયું તત્વ વધારે મહત્વનું કે જે પ્રજ્ઞામાં વધારે રાખે રૂબી દેખાય હા કોને સંભળાય છે વાંકે દેખાય નાકથી સંભળાય છે જીતી શકાય છે અને સરસ થાય છે એ બધી રૂપી છે એ રૂપી તત્વ એટલું ધ્યાન લઈને આવે દુનિયા ઉભી થઈ રૂપી પરમાણુ અણુ પરમાણુ એ રૂપી થશે બહુ પ્રમાણ ભેગું થઈ જાય એટલે આનું કહેવાય અનુભવ ભેગા થાય એટલે સ્કંદ થાય પાપ પુણ્ય માં સમજતો જ નથી પણ એ તો સમજે ને ભાઈ અમે એને દુઃખ આપ્યું દુઃખ ના જગત દુઃખ ના આપણને મન થતું નથી ને ના થાય દાદા માર્યા પછી એવું મન હોય અવિનાશી તત્વો વિશે અસરેલા છ અવિનાશી તત્વો છે તેમાંના પાંચ બીજા એક તત્વ જે આત્મા તત્વ છે તે સિવાયનું પાંચ તત્વો છે એમાં કયા તત્વ મહત્વનું વધારે કે જેના થકી આપણી પ્રજ્ઞાને વધારે સ્થિર કરી શકાય રૂપી સમજે પડી રહ્યા હવે પડી રહ્યા રૂપી બીજી કોઈ લખાયું રૂપી નહીં પડી પડી એમનો પ્રશ્ન એવો છે વધારે જાગ્રત રાખે રૂપી રૂપી એમને કહ્યું રૂપી બધી રૂપિયા બીજા કોઈ દખલ છે રૂપિયા دکھا سک روپیتا دکھ نہیں آپ پہلے مجھے سکھ آپ વિરોધી કરી રાખશે એટલે પેલું રહે અહંકાર સાથે હેરાન કરે અન્ય અહંકાર સાથે વિસંજ્ઞામાં રહે શું કહે બીજા કોઈ વારગાર ના રીતે જગત લીધે બોલે રૂપી તત્વ અને થતા રૂપી પકડ્યો કુદરતી રીતે જેમ દરિયામાં રહેવા નીકળ્યા નીકળે છે એમાં દરિયાનો દોષ જ નથી એવી રીતે થઈ થયું એટલે પછી આવ્યા આ સપડાયા એ રૂપી તત્વ છૂટી જાય તારા જાય અપમાન આશીર્વાદ આપીને સાંભળીએ એ જ પ્રજ્ઞામાં હોય આપણા શું કહ્યું દાદા સ્થિતિ સહાયક અને ગતિ સહાયક તત્વો છે કે એમાં કઈ એ ખરું દાદા પાપી ને હેલ્પ કરે પોલીસ વાળાને હેલ્પ કરે નિષ્પક્ષ આકાશ કોઈને હેલ્પ કરે નહીં ક્યારે આવવાના છે કઈ તારીખે ગ્રહણ કરવાથી આ ઉભું થતું જાય ત્યાં કરવા જુદું જાય એવું એટલે પછી એને પેલું રહ્યું <laughs> નહીં પછી પછી એને કામ જ ના રહ્યું પ્રજ્ઞા ને કામ જ ના પ્રજ્ઞા એ સુધી કરે જે જે રહ્યું હોય તે કાઢે પ્રજ્ઞા ને બધી દખલ રૂપી છે પછી ના લક્ષ્ય છે કે આત્મા છૂટો થઈ જાય પછી પાછું આવે અવતાર લે એવું બને ખરું દાખલા તરીકે કૃષ્ણ ભગવાન અવતાર લે છે એવું કે છે આત્મા છૂટો થઈ જાય આત્મા મુક્ત થઈ જાય પછી પાછો અવતાર લે ખરો પછી કોઈ આવે નહીં બંધાયેલો હોય તો આજે ભટક્યા કરે મોક્ષ પહેલા નહીં મળે જો આજે બંધાયેલો હોય તો આજે ભટક્યા કરે છેલ્લા અવતાર અવતાર કે છે આ લોકો માન કે એમના આત્મા નથી હોતું આત્મા લોકોને સંડા અત્યારે શીખતી નહીં મારીને કૃષ્ણને મને કોઈ નહીં અવતાર કહેવાય પોતાના આત્મા ના હોય ને કઈ મા મળશે કયો બા મળશે આત્મા ના હોય દાદા પણ જ્ઞાન દશા તો ખબર હોય ને ભગવાન થયા હોય એને પોતાની જ્ઞાન દશા તો ખબર હોય ને પોતાનો હોય પોતાનું ભગવાન કહેવાય કૃષ્ણ ભગવાન એક પક્ષના ભગવાન કહેવાય બધા પણ ભગવાન એટલે બધા પક્ષના જયારે ભગવાન થશે ત્યારે પૂર્ણ ભગવાન કહેવાય સંમત થવું જોઈએ પછી શિવાર માને અરે ભરનારા ના માના ચાલનાર ભાઈ આમ મળે આમ બીજી ભાઈ જરા કૃષ્ણવારી મળે તો પેલી વ્યક્તિ કે કે પેલી જેમ કેમ શીખવાડે એટલે દાદા એ તાતા વાણી વાણી થઈ એ વાણી વાળી હોય જ નહીં દાદા એવી રીતની ભેદવાળી હોય આ ગુરુઓ બધા શીખવાડે એવું છે એને સમજાવે ને ગુરુઓને ભોળા ના پک دک دا بگوان تھا تو پورن بگوان آپ پورن بگوان یہ درٹان آپ پک سرو پکی કૃષ્ણ ભગવાન કાકા દીકરા ન્યામીનાથ પૂર્ણ ભગવાન હતા એમના કાકા દીકરા બધાને એક્સેપ્ટ કરવું પડે માનવું ના માનવું એવું જુદી છે શું કહ્યું પ્રત્યવાદી ને પ્રત્યવાદી બધાને એક્સેપ્ટ કરવું પડે છે વાત શું કહ્યું બધાને અમારી વાત હશે તમે બધા કબૂલ કરો પ્રતિવાદી નહીં કહે ના વાત વાત ખોટી નથી દિલ એક તરફી હોય બધી વાણી દાદા નેમિનાથ ભગવાન એમના સમયમાં સર્વમાન્ય હતા બીજા બીજા ગુરુ લોકોને પહેવાના છે જવાના છે વાર કરી બદલી આ ગુરુઓ વાર એવું કરે પાછા નીકળવાના છે એમની વાણી ને કબૂલ કરે બધા વાત સાચી કે મિત્રાગી વાણી નિષ્પક્ષપાત સિદ્ધિ મંત્રો બોલીએ છીએ તેમાં અમને ખબર પડે છે કે નમો વિતરાગાય બોલીએ નમો સિદ્ધારામ બોલીએ એ બી ખબર પડે નમો આયામ બોલીએ કોઈ આચાર્ય અમને ખબર નથી હોતા તો એ એ મંત્રો અમને ફળે અમને બિલકુલ કોઈ આચાર્ય જાણતા નથી ઉપાધ્યાયો જાણતા નથી અમને અમે નમસ્કાર કરીએ છીએ તો ઓળખાણ વગર નમસ્કાર કરીએ એ મારે અહીં જયારે એવા કર્યો નથી આત્મા જ્ઞાન થયા પછી ના આચાર્યો અહીં નથી એ તો મારી દેખ બીજા ક્ષેત્રોમાં બધામાં છે તે ત્યાં પહોંચે આપણે જ્યાં હોય તો એવા મંત્ર સાંભળો જ્યાં હોય ત્યાં પહોંચે બોલો એટલે લાભ થાય બોલો એટલે લાભ થાય રસિકભાઈ પૂછે મોક્ષ નું કેવું વર્ણન એવું બધું નથી આવતું મોક્ષ પ્રાપ્તિ જ એનું કે છે બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિની વેદાંતમાં વાત આવે છે આ વિતરાગ વિજ્ઞાન એ બે બેમાં ફેર શું વેદાંત ની અંદર બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ નું જે વર્ણન આવે છે અને આ વિતરાગ વિજ્ઞાન માં જે મોક્ષ નું વર્ણન છે એમાં ફેર શું બહુ શું ફેર એમ પૂછે શું ફેર એમ પૂછે છે રસિકભાઈ બહુ વેદ તો પોતે જ કે નથી પોતે જ છે નીતિ નીતિ અહીં આત્મા ના હોય છે શું કહે આત્મા This is not there, this is not there, this is not there. મોટું જ્ઞાન તમારે અયમ અયમ આત્મા બ્રહ્મ એ તો કહે છે કે જેથી ન હોય આ છે આ આથી મુખ્ય આ છે આ છે ના એ નથી એ નથી અયમ આત્મા બ્રહ્મ એ જ મોક્ષની પ્રાપ્તિનું આત્મા જે આત્મા છે એ જ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે એમ એનો એમ બતાવે નીતિ તો શંકા શંકા કરવા મારા માટે જ છે આ છે આ શંકુ છે ના તમારી શંકા શંકા ખોટી છે અયમ આત્મા બ્રહ્મ છે અહીં સુધારમાં બેઠા છે એ જ બ્રહ્મને મોક્ષ પ્રાપ્તિ કારણ તો બ્રહ્મને મોક્ષ જુદા મોક્ષ પ્રાપ્તિ કારણ રસિકભાઈ એમ કે છે કે નીતિ નીતિ જે કે છે આ નથી આ નથી આ નથી એટલે શંકા કુશંકાઓ વાળાઓ માટે કે છે અને છેવટે કે છે અયમ આત્મા બ્રહ્મ એમ કે છે બધું વરે નહીં અયમ આત્મા બ્રહ્મ કહેવાતી તો કહેવા માગે છે ખરેખર કહેવામાં બુદ્ધિ અબજાવે છે બીજે ખોલાવે છે આપણે પોતે નહીં આ છે એ જ આ બ્રહ્મ છે એવું કહેવામાં વર્યું નથી વર્યું નથી બુદ્ધિ નો ખેલ છે બધો બુદ્ધિ નો ખેલ વેદાંત આખું બુદ્ધિ નો ખેલ છે અને વિતરાગ જ્ઞાન છે તે જ્ઞાન નો ખેલ છે જ્ઞાન માં જવું પડશે વેદ જ્ઞાન છે તે જે બુદ્ધિ ને વધારતું વધારતું આવું પડે જાય ટોપ પડે જાય એટલે દિસ એ નોટ આત્મા નહીં એમાં આત્મા હોય નહીં વેદમાં આત્મા હોય કે બહુ તો જ્ઞાની આત્મા જાણકાર એવા એનું વિવરણ કરે છે કે આત્મા શું નાન આત્મા છે વિવરણ કરતા કરતા આયા પ્રસંગ કરતા કરતા તો જો અનાત્મા જ કર્યા કરે આત્મા ધરતો નહીં એટલે બીજી ઇઝ નોટ ધેન કે એટલે વેદાંત વાળા પછી ભૂતોને પછી પોતાને એને જવા ના દે ભક્તો કારણ કે એક તો અહીં કાચો હોય પરબીન થઈ જાય અહીં પાકો થવા દે લાયક થવા દે લાયક હિન્દુ ધર્મ તમારે વાત થાય પછી આ ક્રિએટ એ વાળા ક્રિશ્ચનો અમારા ઓછી બધા ધર્મ હાથું જરૂર એમ જ છે એમ પોતાના એમાં ધોળો પાસ થવું જ જોઈએ પ્રેક્ટિસ કરે શું પ્રેક્ટિસ કરે સાચી પ્રેક્ટિસ કરે સાચી એમ કરતા કરતા મૂળ અવસ્થા એમ કરતા બહાર ખોટો પછી અંદર પ્રયત્ન અંદર પ્રયત્ન બહાર ભટકતો હોય ત્યારે કબીર સાહેબ એક ગયા ભગવાનના દર્શન કરવા ત્યાં ઘોડા ભરે પણ પૈસા હોય ત્યારે ઘોડો એના કરતા જાતે વધતો બધો ગયો તો આજે કાચી સાંજ લઠે કરવા માંડ્યો આ કેવું ભગવાન રસ્તા નથી પેલા ને દેખાય મને લોકો ભગવાન કે છે એટલે لوگ نکل سے جگاننا جگان ઓરિસ્સામાં પછી એવા હતા ભગવાન વાળા મહારાજ જતા હતા جگ پری دور ہے આડી ત્રાસી કપટ તાસે રિસત નહીં આડી ત્રાસી કપટ આડી ત્રાસી કપટ તાસે રિસત નહીં આડું ત્રાસ્યું માંડ્યું ત્રાસી લેતા થયો ભગવાન એ બેન ઊંધા થતા કરવા દે એટલે ધર્મ આવે ત્રાસ્યું વધ્યું કોઈ પેલા કોણા માં જઈને માર્યા લેન્ડો માર્યો ભગવાન કાચી બિલકુલ અમજુ માણસ પેલા મૂર્તિ પર લાવવા પડે મૂર્તિમાંથી અંદર વાળો એટલે પછી આત્મા ઉપર લાવવા પડે